એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ મારા નાના નાના ભૂલકાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો અમદાવાદમાં બેઠા બેઠા આરવભાઈ વાર્તા સાંભળે છે આવો આવો આરવભાઈ આજે તો બાળ દોસ્તો આ હારો ભાઈનો દિવસ છે હો ભાઈ તમે બધા એમને શુભેચ્છાઓ આપજો હું પણ આપું છું હારો ભાઈ ખુશ રહો અને જલસા જલસા કરો ભાઈ અને રોજ વાર્તા સાંભળો છો ને તો લો આજે પણ એક વાર્તા હું તમારા માટે ખાસ લઈને આવ્યો છું હો ભાઈ રમણલાલ સોનીની આ વાર્તા છે તેમણે મને કહી છે ને હું તમને કહું છું વાર્તાનું નામ છે દેનું લે થઈ ગયું <laughs> અરે સાંભળો સાંભળો ગામડા ગામનો એક બ્રાહ્મણ હતો એને ઘેર થોડી ખેતી હતી ખેતી માટે બે બળદ હતા બનવા કાળ તે એક બળદ ઓચિંતાનો મરી ગયો હો ભાઈ એક બળદથી ખેતી થાય નહીં અને બીજો બળદ ખરીદવાના પૈસા નહીં કરવું શું કોઈકે કહ્યું કે રાજાની કચેરીમાં જઈને મદદ માગ ભાઈ બ્રાહ્મણનો દીકરો ભણી ગણીને પંડિત થયો હતો હો એ બ્રાહ્મણ હતો ને એનો દીકરો પંડિત થયો હતો અને શહેરમાં રહેતો હતો કોઈ કોઈ વાર એ રાજાના દરબારમાં પણ જતો હતો બ્રાહ્મણ શહેરમાં આવ્યો તેણે પોતાના દીકરાને કહ્યું બે બળદ હતા એક મરી ગયો તું રાજાને કહે કે મને બીજો બળદ આપે બ્રાહ્મણનો દીકરો કે મેં તો કોઈની પાસે ન માગવાનું એવું વ્રત લીધું છે એટલે જે કરવું તે તમારે જ કરવું પડશે બ્રાહ્મણ કે મેં કદી નથી જોયો રાજા કે નથી જોયો રાજાનો દરબાર મને કેમ ફાવશે એનો દીકરો કે રાજાની આગળ કેવી રીતે ઊભા રહેવું કેવી રીતે બોલવું અને શું બોલવું તે બધું હું તમને શીખવી દઈશ એ તમે ચિંતા ન કરો એ જ દિવસે દીકરાએ પોતાના પિતાને તાલીમ આપવાનું શરૂ કરી દીધું હો ભાઈ એણે તો ઘાસના પૂળા ઊભા કરીને રાજાનો દરબાર બનાવ્યો બોલો પૂતળા ઊભા કરીને ઘાસના એક મોટો પૂળો થયો રાજા અને તેની બાજુમાં બે પૂળા ઊભા એક દિવાન થઈને અને બીજો કોટવાલ થઈને જૈનિક થઈને આ દરબારમાં પિતા પુત્રએ પ્રવેશ કર્યો રાજાનો જય હો રાજાનો જય હો એમ કહીને દીકરાએ રાજાને પ્રણામ કર્યા એનું જોઈને એના પિતાએ પણ પ્રણામ કર્યા પછી દીકરાએ પોતાના પિતાને આ શ્લોક બોલવા કહ્યું ખેડૂત છું હું બ્રાહ્મણ છું હું મારે બે બળદ એક બળદ મુઓ એ રાજા બીજો હવે તું દે દીકરાએ કેટલી મહેનત કરી તોય પિતાને આ શ્લોક બોલતા આવડે નહીં પણ દીકરો તાલી દીકરાએ તાલીમ ચાલુ રાખી બે મહિના જતા બ્રાહ્મણને આ શ્લોક બોલતા આવડો કાંસના પૂળાના દરબારમાં રાજા બનીને બિરાજતા પૂળાની આગળ એણે શ્લોક ભૂલ ચૂક વગર બોલી બતાવ્યો ખેડૂત છું હું બ્રાહ્મણ છું હું મારે બે બળદ એક બળદ મુઓ હે રાજા બીજો હવે તું દે બીજે દિવસે દીકરો પિતાને લઈને રાજાના દરબારમાં ગયો પિતા પુત્ર રાજાને પ્રણામ કરીને એક બાજુ ઊભા રહ્યા કાસના પૂળાઓને બદલે અહીં જીવતા જગતા માણસોનો ઠઠેરો જોઈને બ્રાહ્મણ તો મૂંઝાયો ભાઈઓ જટ જટ જટ જટ એણે પેલો ગોખેલો શ્લોક બોલી નાખ્યો ખેડૂત છું હું બ્રાહ્મણ છું હું મારે બળદ બે એક બળદ મુઓ એ રાજા બીજો હવે તું લે ગભરાટમાં દે બોલવા જતા લે બોલાઈ ગયું રાજાએ હસીને કહ્યું બ્રાહ્મણ તારા ઘરમાં ઘણા બળદ લાગે છે આનો જવાબ દીધો બ્રાહ્મણના દીકરા એણે કહ્યું આપની કૃપાથી હવે ઘણા થશે આજે તો માત્ર એક બળદ છે હવે બ્રાહ્મણનો ક્ષોભ જતો રહ્યો ભાઈ એ જે ભોંઠો પડ્યો હતો ને એટલે એ જતો રહ્યું એણે બોલવા માંડ્યું મહારાજ હું તો ગામડા ગામનો ગરીબ ખેડૂત છું ભગવાનની દયાથી થોડી જમીન છે તે ખેડી ખાઉં છું એ સિવાય આ દેહમાં મને કંઈ સમજ પડતી નથી બબ્બે મહિના લગી ગોક ગોક કર્યું કે દે દે દે પણ બોલવા બેઠો ત્યારે બોલાઈ ગયું કે લે લે લે તો બાપજી મારી પાસે એક બળદ છે તે આપ ખુશીથી સ્વીકારો આમે એક બળદે કંઈ ખેતી થવાની નથી એટલે મને એનું કાંઈ સુખ દુઃખ નથી રાજા કે તમને નથી પણ મને છે મારી રૈયતનું આવું ઉદાર દિલ જોઈને મને બહુ આનંદ થાય છે હું તમારા બળદનો સ્વીકાર કરું છું બોલો લો એવું કહ્યું અને તમને સોને મઢેલી શિંગડીઓ વાળા બે બળદ ભેટ આપું છું મારા પર કૃપા કરી અને એ સ્વીકારો બ્રાહ્મણ દેવતા અને ભાઈ પછી તો આખી સભામાં આનંદ આનંદ થઈ ગયો તો ભાઈ આવી રીતે આ દેહનું લે થઈ ગયું બોલો લો તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી એક સરસ મજાની વાર્તા કહેવાનો છું હો આવજો